લાઈટ કરી ફરી ફરી એક એક છતાં લાયકા કરશે ને લાયકા છોકરા લાયકા કરે લાયકા શાંતિ ઈચ્છા શક્તિ અત્યારે ને લાઈટ નથી એ સારી ખોરાક લીધે કે બીજું કઈ ભોગવવાનું પછી મોરપાલ ઓછો કરો સત્ય વાત ને સિક્કો હોય તો અહીંયા અહીં હોય છે હા પણ એમાં શું ખરેખર સ્ટ્રોંગ છે જ નહીં કરી જરૂર શીખવાડે તો ભગવાન કેસર ની સાચી જાય ધર્મ શું ભગવાન છે ઘટના બચત નહીં તો બની ગયેલો પહેલા કરતા અત્યારે કેમ બધું ભગવાન કરાશે એમને નહીં આ ગુના પ્રગટ થાય છે પણ હે પેલા નિકાતી નહીં કરેલા નિકાતી કરેલા લઈ જાય હા નહી તો હા દુખાવો ઉપયોગ લઈ આગળ નિકાલ કરી આપે નિકાતી નહીં કરેલા એટલે જાતા ઉપડ્યું તો મને કહે ઊંચું ઊંચું ઊંચું તો હેરાન નીકળે છે આ કઈ ઊંચી હશે ઊંચે નિકાસી ભગવાને ઉત્સાહી કરીને નિકાસી કરતી એવું કહ્યું કે સાવધાની પૂર્વક કરજે ખરાબ ખરાબ કરવું તો સાવધાની કરજે ખરાબ પાક કરશે બકરી એક એક પગ ભાગવું અને પછી મારું એના કરતા ચલો મારી પછી એક પગ ભાગ છે બકરી એક કે પગ ભાગે અને પછી મારે મારે મારી પછી પગ ભાગે શું ખોટું સારી આ તો મુસલમાનની વાત આપણી વાત આપણામાં આપણામાં આવું બને જ છે બકરી રહી દીધું હા જીતું માણસ આવડા આવડા શબ્દો સાચી એવું કરીને આપણે જ્ઞાન પછી આપવાનો છે તો દુઃખ આપે છે આપણું ભાવ ઉપર સાચું એ ભાવ ઉપર નહીં તો જો હાથું છો નહીં તો કૈલાસી મારશો જો હાથો નહીં કૈલાસી હૃદય એવું છે શું હૃદય હા એ દુઃખ આપવાનો છે પાછો હિસાબ પોતાને ખબર ના મશીનરી કરે ચાલી મશીનરી અને પૂજલ ની કુસ્તી જ કહેવાય છે ઉજ્જવલ કુસ્તી કરવાનું જ છે તમે તમે ઉજ્જવલ જુદા છો સાવધકારી બાબતમાં અને ભૂલચૂક થઈ ત્યારે પૂજ્જલ ફળ આપે ત્યારે કે સાવધ રહો આવે અને એ દાદા આપણે જ્ઞાન આપ્યા પછી એ સાવધ હવે રહી શકાય છે પેલા રહી શકાતું નથી એ લોકોને આપણે શું કહેવા તમે સાવધ રહો હા કૃષ્ણ સ્મૃતિ એ કે સાવત હવે રે છે સાવત રહો ખાતી પીતી ઘટે બધે પડ્યો આજે પહેરાયો હોય મીડિયમ અને બધે પડ્યો ટેબલ પર જમતી વખતે એટલે પેલો યુ યુ કરે સ્ત્રી વાગર પછી કરી વળે તે વખત સાવત ના રે અને આ કે તમે સાવત રહો કૃષ્ણમૂર્તિ એ કે છે એમને માટે આપણા આપણા ઇન્ડિયનો તો સાવત થઈને આગળ બહુ ગયા છે આ તો એલર્ટ થઈ ગયા લોકો એ લોકો એલર્ટ છે બાહ્ય વિજ્ઞાનમાં આંતર વિજ્ઞાનમાં આપણા લોકો દિવેદ દીકરા છે નહીં દિવેદ દિવેદ શું કે આવતા મારા કાર્ય મારે ભોગવવા પડશે અને ત્યાં તો દિવેર એટલે ખાલી હતી ત્યાં દિવેર કરું બાહ્ય દિવેર ચાલુ રહેવું પડશે ને આપડે બધા વધે જાગૃતિ એટલે સાવધ કરનારો આપણે અંદર મૂકી દીધો બસ મૂકી દીધો મૂકી દીધો છે વગર પદાર્થ નિકાસિત કરવો ભોગવો જ પડે ભોગવો કશું જ્યાં હાલે બોલો અહંકાર આપડો લઈ લીધો વિરાટ પુરુષ અને એનો દર્શન તો રહી ગયો રહી સલામતી ના હોય વ્યવહારમાં એવું બને છે કે નોકરીમાં જેને રાખતો હોય તે માણસનો જો વિચિક્ષણ સેટ હોય તો એના ઘરની અંદર કઈ તકલીફ નથી ને એવું જુએ અત્યારે પેલો નોકરી બહુ દિલ દઈને કરે નોકરી દિલ દઈને કરે છે એ એ પણ એવું થાય છે જ્ઞાની પુરુષ પાસે ભગવાને કેવું છે કે યોગ તેમ રાખ્યો છે ત્યાં લોકો એને ગોપીઓ છે તે કેવી રીતે હા અને એક કાલ ફરી અત્યારે આવ્યો હજારો માણસાળામાં નિરંતર એક સરોવર ખુલ્યા છે ગોપીઓના જેવું ગોપી ભક્તિ ગોપી ભક્તિ ગોપાલ માટે તો એવું દ્રષ્ટાંત મારા વાંચવામાં આવેલું કે બીજા બધા તો પોતાની ચિંતા કરે બધા ભક્તો પોતાની ચિંતા કરતા હતા કે પેલા પરીક્ષા કરવા માટે કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ મોટું ઉતારે કે ગોપીઓ મોટી તમારા બધા કરતા તારે પેલા કહે કે તમે કાયમ ગોપીઓ નો ઉતારું લો તારે કૃષ્ણ બોલ્યા નહીં પછી છેવટે એક દાડો કીધું કઈક નાટક કરીને કે મને બહુ દુખે છે કારણ કે ભગવાન તમારા દુઃખની તમે દવા જાણો છો તો તમે અમે બધું ઉપચાર કરીએ તારે કહે છે તમારા પગની રક્ષણ જે છે તે લાવીને મને અહીંયા ઘસો તો મારું દુઃખ મટી જાય કે કોઈ ભક્ત તૈયાર ના કરો એ કહે છે કે ભગવાનને મટવાનું તો મટે ના મટવાનું ના મટે પણ આપણા પગની લક્ષણ તો ભગવાનના એના પર મૂક્યો તો તો નરક જાય નરક થાય એટલે પોતાની ચિંતા કરી પછી પેલા આટલું કીધું કે તું જા ક્યાં જાય કદાચ એ લોકો તો માને તો કે ગોપીઓ પાસે જઈને કીધું કે છે કે કૃષ્ણને આવું થયું છે કે શું પણ દવા શું છે ત્યારે કહે કે તમારા પગની રક્ષણ જો એમના હૃદય ઉપર જો ઘસવામાં આવે તો મટી જાય કારણ કે રક્ષણ શું કરવા એમના હૃદય ઉપર કૂદીએ કે છે ભાવ થઈને પૂછીએ કે અમારા પ્રશ્ન મટી જતું હોય તે વગર દાદા પોતાના નરક ની ના એમને ચિંતા કરી આવી આવી પરાપત્તિ પોતાનું પોતા પણ ભૂલી જાય એ પરાભક્તિ પોતાનું સર્વસ્વ ભૂલી જાય પોતા પણ ભૂલી જાય પોતા પણ ભૂલી ભગવાન માટે એકીદાર જુદા ભગવાન પાછા પોતાનું ભગવાન ભૂલી ધનમાં એકા થઈ ગયું અને પોતા પણ જવું એ એક વાત છે અને એક આ બીજી વાત છે ગોપીઓ જે રહી હતી પોતા પણ હું ભૂલી ગયું અરે તો દહીં રેચવા વિગતું ને દરેક કૃષ્ણ બોલતું કૃષ્ણ ખરાક ભૂલી જતી એટલે દાદા કષ્ટ કીધું કે આવું બધું થતું હોય તો તારો આત્મા અહીંયા મારામાં છે તે તું જો ભક્તિ ના ભક્તિ ના ભક્તિ છે ભક્તિ એટલે ચાલુ ભક્તિ એટલે ક્રિયા કેવી રીતે તેના આધારે પ્લાનિંગ ના આધારે એટલે જ્ઞાન ના આધારે લોકો ભક્તિ ભક્તિ કે ભક્તિ આ તો છે સાચી ભક્તિ ક્યાં છે સાચો ભક્ત કેવો હોય સુગંધ હોય હા જ્ઞાની ભક્ત એના આધારો હજારો માણસ ચોખ્ખા થઈ ગયા હોય પાંચ ચોખ્ખા ચોખ્ખા થયેલા એ છે ને એ જો ચોખ્ખા હોય બહુ પણ ભક્તો જ્ઞાનના આધારે ભક્તિ ભગવાન શું છે એ જ્ઞાન અને તેના આધારે ભક્તિ પછી બીજી બધી ભગવાન સિવાય વસ્તીઓ છે બીજી એ બધું કેવી છે ઈચ્છા પૂર્વક સંસારી સંસારી લેવે કન્ડિશનલ ભક્તિ બધી કન્ડિશનલ ભગવાન જોડે કન્ડિશનલ ભક્તિ કરી છે અત્યારે અનકન્ડિશનલ ભક્તિ હોય અનકન્ડિશનલ ભક્તિ કરી હોય તો તો તો ભક્તિ કહેવાય વેપાર કહેવાય કન્ડિશનલ ચાલે એક જગ્યાએ કન્ડિશન વગેરે તો નથી ભગવાન કોઈ પાત્ર રે એને સમજે નથી સમજે નથી હા તો સમજે ને એ પાસે ચાલે એવું નથી એવું નથી પણ એ સમજણ જ પડી નથી આ જો ખરા મનુષ્ય દશા તો જુઓ બહાર સમજણ પડી નથી બાકી સમજણ પડી નથી નહીં તો ભક્તોની ભક્તિને તો આપણે પ્રણામ કરી રહી હોય છે પણ તેની સમજણ નથી પડી હોતી એટલે જુદા જુદા જુદા જુદા અને જે દાદા પુરુષો ઉપર ના ચડાય તો કઈ નહીં પણ નીચે પડી ના એટલે એના માટે કંટ્રોલ માથા કરી રહ્યા નીચે ના પડી ગયા હા જબરદસ્ત ઉપકાર કરી રહ્યા પડી નહીં ઉપર ચડાવતું તો છે નહીં પણ પડી ના જાય એ લોકો ભયંકર આ તાપના મત છે અત્યારે કેમ છે ભયંકર તાપ અને જે સુખી દેખાય છે એ તો ઉતરતા લોકો છે એના માટે આપણે તમારે વિકલ્પ ચિંતા કરવાની જરૂર છે હા એ તો પોતાને વેચીને થાય વેચીને વેચી અને ચાર પક્ષ જાય છે એમાં તેમની જરૂર છે કે તમને શું હતું બાકી ચૂકી હોય નહીં એ ચૂકી હોય છે જ્યાં ધર્મ જ રહ્યો નથી ત્યાં ચૂકી જ હોય છે આ લોકો જે ધર્માન છે એ તો લઈ જવાના છોડા છે ખાલી લેવા લેવાના છોડા જે હર્યા તે પકડે વાતો જે હર્યા એવું ચાલ્યું આપડે તારી ઈચ્છા પૂરી તારી ઈચ્છા પૂરી અરે ધર્મ જ કેમ કહેવાય ધર્મ તો ધર્મ થઈને પરિણામ પામે પરિણામ પામે હા એ માણસે જોતા આપણને આનંદ થાય શું ખાવા પીવાનું ધર્મ છે સમજણ નથી સમજણ વગર વિચાર હા લોક સત્તા એના દહાડી તકવાની રહ્યા તપા તો હું શું લખો તો આ બધા ચોદા બાજુ છે એમના દિવસથી તાકા ખરા માણસો પણ એ ધર્મ ધર્મ જેવી વસ્તુ સમજતા નથી આપણે સાચા માણસો છે લખી એવું નથી ઘર જેવી વસ્તુ ઘર કોને કેવો છે પોતાની પાસે પાંચ પચાસ માણસો આવે અને કહે છે માણસ આવી બધે બધે પહોંચશે અરે આ લોકો જે આવે છે ને તો અમને ગુરુ રહીએ ને તો ભેગા થાય હા જે આવનાર તમે ગુરુ રાખો ને તો ઉભા રહેશે ના બરાબર પેલો જાણે શું કે મારો દીવો હોય ગયો બોલો બોલ ચાલે આવે કંકેરી કંકેરી ભૂલ કાઢી દીધી શું કહ્યું ભગવાને કહ્યું છે જે શક્તિ છે અનુશક્તિ જે અનુશક્તિ પ્રાકટ શક્તિ એને કહ્યું દૂર કાઢી નાખો બધા શું કરું ઉડાવી દો હા ચાલે ને આવું કહીએ હિન્દુસ્તાન લોકો ઋષિ મુનિયા ગુજરાત જુઓ એમના એ જુઓ ના શું કહ્યું એક એક હિન્દુસ્તાની બાળક કેવું હોય આખી દુનિયાને ધ્રુજાવે એટલી શક્તિ છે પ્રગટ થતી નથી ક્યાં પ્રગટ નહીં છે ભગવાનને જ ક્રિએટર બનાવે અને ભગવાન જ ચલાવવામાં આવે સારી ચલાવવાની ચંદાસરા ને ખુબ ચંદા ભગવાને જ ચંદાસરા એ કાઢવાનું હોકાર ભોગ કરીને આ કઈ રીત છે તો ભગવાન ચલાતા હે આપ ક્યાં ચલાતા હે હા એ લોકોએ ખોટું નહીં કર્યું જે કારણ કે લપસતું હતું ને થંભો થંભો અટકાયું છે એમ કે નુકસાન કર્યું નથી એ લોકોએ ઈરાદો નથી નુકસાન કરવાનું પણ હા ક્યાં હોતા છે કયું આવવાનું થયું આવે આ કીધું કયું આવવાનું થયું શું કહ્યું એટલે અટકાવવું પડે આને જો એટલે હા હજારો લોકો અટકાવનાર કારણ કે લોકો એમ કહે છે કે મને દુઃખ અડતું જ નથી એવું આપણા તો માતાઓ કહે છે શું નહીં કરે એની અવાજ કામ કરતી હા દુખ્યાની અવાજ દુઃખ નો રોગ ફેલાવે શું કરે દુખ્યાની અવાજ પોઝિટિવ થિંકિંગ હજારો માણસ છે આપડે એક કઈ વાત ચિંતા નથી એક માણસને પેલા પૂછ્યું હતું પેલા ઝવેરીએ હા આપણે ઠાકોરભાઈ હે ઠાકોરભાઈ ના પેલા ઝવેરી ઝવેરીએ પૂછ્યું હિંમતભાઈ ઝવેરીએ પૂછ્યું ઠાકોરભાઈ આપણે મુંબઈ છે ત્યાં પૂછ્યું હતું કે કેટલા વર્ષે દાદાનું જ્ઞાન લીધું છે ત્યાં કે નવ વર્ષથી કેટલી અશાંતિ રહેશે તમે ત્યાં કે એક સેકન્ડ પણ મારું મન તે સ્થિર થયું નથી નવ વર્ષ થયા વર્લ્ડમાં ફેલાવો આ બે હજાર અને ઇતિહાસમાં ફેલાવો નવ વર્ષમાં એક ફેશન પડ્યો કાલગર નતો કરે ચાર વર્ષમાં હજાર મહત્વ એવું લાગ્યું કે પહેલાની વાત કરી કે મેં કોઈ જોત બાકી રાખ્યો નથી આ એ ખૂબી છે ના તો સામાન્ય રીતે એવું મને લાગ્યું બહુ ચોખ્ખો થતો થતો આવ્યો દાદા પાસે ગયો એટલે ફરાર પામી ગયો પણ આ તો કે છે કે ના બત્તર માં બત્તર હતો અને અહીંયા આગળ પછી આવી દશા નવ વર્ષથી છે તારે વિચાર કરતા થાય છે સજીવન મૂર્તિ નો યોગ શું કરી નાખે આવું આ વિજ્ઞાન છે આવું વિજ્ઞાન છે કેમ નહીં પૂરું પૂરું થતું તર્ક છે કે કોરો કાગળ હોવો કોરો કાગળ હોવો બીજી સેટ કોરો કાગળ ના હોય તો તો ઠાકોરજી સેટ ઉધે રસ્તે ગયેલો હોવો જોઈએ હા ઉધે રસ્તે ચિંતામાં થતું ચિંતા ચિંતામય કરી થઈ ગયું હોય હા તો પામે તો પામે અરે જે અડધું હાથ છે અડધો ધકતો અડધો ધકતો એટલે ના કોલસામાં અને નહીં લાકડામાં આટલું ભાગ લાકડું રહ્યું હોય અને આટલો કોલસા રહેલો હોય આપડે કોલસારી કોલસારા વેચતા જઈએ તમે લ્યો ના એ અમે અડધો ચક્કર નહીં અમારે લાકડા પણ દાદા આપણે કીધું કે થોડોક આગળ થવું પણ થોડોક આગળ થવું વાત સાંભળવાનું થોડું થોડું સરળ લાગે છે થોડોક આગળ થઈને તું આવ એ વસ્તુ આમ આમ સાંભળીએ છીએ તારે બહુ સાચી લાગે છે અને જે લોકો ખરેખર ખોરાક છે તેમને માટે તો એ બરોબર છે પણ જે પુષ્કળ જ્ઞાન શીખેલું છે તેને ખોરાક થવું એ તો બહુ મોટો મોટી વાત છે દાદા એ પૂરું ના થવાય એ તો પછી આ ફટજબરી કરીને તું ડફોડ છું તું આમ છું એમ કહીને જોતી ઘસો તારે તારે જાય એ તો ના જાય દાદા જાતે કરીને કઈ પોતે પોતાનું ઘરે બધું પડે માં ખાવાનો શોખ કોઈ માણસ હોય નહીં હે હોય કરો એ બાબત એટલે કોરું થવું હોય તો હે કોરું થવું હોય તો હોય એને જેને કોરું થવું હોય તેને માર ખાવાનો શોખ હોય આપડે તો હજારો માણસ ખાવાનો શોખ કોરું મારા હાથ મૂકે ના ખાય એને શું થાય માર મેં કહું મારા સાહેબ تب بہ نہیں سنگھاگا جہنکار لے لے کہ وہ کہ તમારું બધું થતું થઈ ગયું પછી મેં જરા થોડું કીધું મેં વિચાર કરતા થઈ ગયા બીજા બધા મને પેલા જુનિયર બધા કહે છે કે તમે આવું બોલ્યા બીજા તો કંટેમાં તો કોર્ટમાં લઈ ગયા મેં કોઈ જજ ના કે કારણ કે એને ત્યાં ભગવાન છે અંદર એ જજને તો આવું ખબરવાનું ગમે પણ મને દાદા એવું આશ્ચર્ય થયું જતુભાઈ હિંમત નથી આવું બોલવાનું હા પણ આ મેં દાદા અંદર આવી બોલી ગયા આવું બોલશે કઈ નહીં અરે હિંમત કુદરતી હિંમત આપડા ગુરુ બોલાવે છે આપણે બ્લડ રિલેશન એમના દાદાજી તે ફેરવાનું નથી સંસાર આદર્શ ચલાવવાનો આદર્શ ચલાવવાનો હા તો એવું ના ભ્રષ્ટાચાર માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તૈયાર થઈ ગયું છે એમને બધી કસરત ચાલી રહી છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ઉકેલવા માટે ભ્રષ્ટાચાર ઉકેલ માટે ભ્રષ્ટાચારથી કેટલા ભ્રષ્ટાચાર પાપણ હતો તેનાથી છેડવું રહેવાય છેડવું તો સારું એની અવાજ કુદરત આ છે કુદરત જરૂરી છે કે કુદરતનો નિયમ છે તેથી કૃષ્ણ ભગવાને કહ્યું ને યુગે યુગે નિયમ છે જયારે ખલાસ ઉત્પન્ન થાય ગાડી નાખવા જઈએ શું હોય આદર્શ રાખવા જોઈએ એને આદર્શ રાખવા જોઈએ આદર્શ હા ભગવાનની ભક્તિ એટલે પહેલો છોકરા ની કહે એમ ગંધરી કકડાવા માટે અગર મંદિરે જવા માટે પહેલા છોકરા ની કહે એમનો ભક્ત એમ શીખ્યા મંદિરે ના કહે કઈ વાત નહીં હા આ કઈ કામ બંધ કરી આ કઈ કામ બંધ કરી દે હા તુજે બધેલો કહેવાય શું કહેવાય તું તો હવે ચૂકા જ હા તો કરી ગીરે નો ગીરે છે હા ભાઈ ના આવે તો તું તું મનુષ્ય નો પુરુષ પુરુષ છે તો કિલો બદલાવે કેમ થાય કેમ એટલી સમજણ હોય તો બધું લોક સમજવા તૈયાર છે તું સમજણ પાડે ને આ હંડ્રેડ નહીં પાય કોઈ જાતની હંડ્રેડ નથી પુસ્તકો બધા પોતા જ છપાયા અને આ પુસ્તકો એ કયું લાવ્યો આ પુસ્તકો છે ને પુસ્તકો જ કયું લાવ્યો અહંકારીઓ લખેલો છે કોને લખેલો છે અહંકાર અહંકાર વધારવા માટે લોક કલ્યાણ માટે નહીં અહંકાર વધારવા માટે પોતાનો આ કલ્યાણ થઈ ગયું આ રચા થઈ ચમત્કારના પુસ્તક વાંચ્યા છે અરે આ ભણેલા યુગમાં એ એટલા અભણ યુગ બતાડ્યો હજી ભણેલા યુગમાં ચમત્કાર દેખાડે આમ ચમત્કાર કર્યા હતા આમ ચમત્કાર વેળ પૂર્વમાં ચમત્કાર ના હોય ભાવ આવે તો પર ચમત્કાર હોતો હશે લોકોને ચમત્કાર કરી નમસ્કાર કરે એમાં નહીં અવાજ આવે એમાં આગળ નહીં વધે એમાં મને એક માણસ કહ્યું હતું કે કશું આ દાદા ચમત્કાર કરો શું ફાયદો તું હિસાબ કાઢી દઉં તો હું કરું શું ફાયદો લાભ પામે લોભ પામે તો તમારે બેસાડ નહીં મળે એટલે સાચા માણસોને ખસી દેવું પડશે અને નબળા માણસો થઈ કારણ લાભ પામવાનું હોય તો નબળા પહેલા હોય નબળા પહેલા હોય લાભ પામવાનું હોય પહેલા પેકી જાય પહેલા હોય છે તે વધારે નહીં હું તો તૈયાર કરવા બેઠો છું આટલા મારું તૈયાર થાય તો બહુ થઈ જરૂર ક્વોન્ટિટી વધારે ક્વોન્ટિટી તો આ એક પીપલ હોય એની પ્રાર્થના હોય છે હા પ્રાર્થના હોય પ્રાર્થના પેલા ચમચા ચોખા કરે છે પેલા હા ચમચા હોય ને વાંકા કરે છે બોલમાં મસાવાયું હતું આમ ચમચો હોય ને થી આ રીતે ફોડે છે આ મંદિરોમાં આ રીતે ફોડી એવો ચમત્કાર થયે તો લોકો કરજો કરાય છે ખર્ચો ફૂટેલ ભગવાન આવી ગયા હા હરિયો ફોડ્યો શું કેમ ના ફોડ્યું હરિયો ફોડ્યો છે હા ભગવાને સારી ચમત્કાર આપી પડે ને એને અમુક અમુક એ હોય છે તે અમુક કરીએ તો એ શીખવા એમને પૂછે પૂછે એટલે આ લોકો આવી ભગવાન તને શું લાગશે તારી ગયા તારે મતભેદ ઘટતા નથી મતભેદ ઘટતા નથી તારી ચિંતા ઘટતી નથી તારી નબળી ઘટતી નથી આ તને થોડી વાર મજા પડી હતી આ મજા હારું તું આવ્યો છું અને બાકી નમસ્કાર તો શું બાકી ઉઘરાવ આવ્યો છે શું કરવા ઉઘરાવ તે ઉઘરાઈ અમારા માટે આવ્યા તો ખેતરની અનાજ ના કરે તો ટીપાઈ ઉછરાવે આ દુકાળ પડે છે તે વખતે ખેતરમાં ના કરે તો અહીંયા ટીપાઈ ઉઠાવે બાકી અમારા માટે આવ્યા હોય એ જો આવ્યો હોય તો ખેતરમાં શું કહે દોડા પાક તકલીફ ઉતરે હા કિપોત ઉતરે એ વસ્તુ છે હા કારણ વિજ્ઞાન છે અને ધોળા લાવવા એ વિજ્ઞાન દાણા લાવવા કિપોત ઉતરે એ એક વસ્તુ છે હા એ એકાગ્રતાની શક્તિથી ધોળા લાવવા એ ના ઉતરે કાટ પડી નાખ્યું એ લોકો જાદુ કરી કહીએ આપણે કે તું અહીંયા પેલું લાયા ને દોડા હારે આ લોકો ફરીથી લાવવું ના પડે કશું ના કરશે કશું જ વર્લ્ડમાં કોઈને જનતા જવાની શક્તિ નથી શું આ લોકો કરે એ કહો મને મને પણ શક્તિ નથી ધંધા જવાની સ્વતંત્ર શક્તિ નથી આ લોકો અહંકાર બાળો ભર્યા કરે છે અને કશું વળ્યું જ નહીં આ ઇગોજરી વાણીમાં કશું વળે લુગડું ભીનું પણ ના થાય આટલા બધા લુગડું ભીનું ના થાય બરાબર ખાલી ઝાકર એટલે કેટલી શક્તિઓ ભરેલી છે દાદા આપ જે કહો છો કે સંદાસ નથી તેની અંદર શક્તિ નથી પણ છે અને હોય શકે પ્રકૃતિ તો ભરેલો છે ખાલી એ તો નિર્મળ થાય નિર્મળ થાય ને દ્રષ્ટિ છે અહંકાર ની શૂન્યતા અહંકાર શૂન્યતા પર પટે છે પણ આ અહંકાર જે સૌતા વ્યવહાર છે એ ઇફેક્ટ અહંકાર છે કેવો છે અહંકાર નથી અહંકાર ને ભગવાને અહંકાર કર્યો છે ભગવાને અહંકાર કોને કહ્યો જેનાથી નવા કર્મો બંધાય છે અને આ તો કર્મમાં અકરની સ્થિતિ છે શું છે કર્મમાં તમે કર્મ કરો છો પણ એ અકર્મ કરાય શાસ્ત્ર એમાં શાસ્ત્ર આધારે સમજી જાય ના કરતા નથી આ કારણ અજ્ઞાની તો કરતા જ છે એ ઊંઘમાં હું તો કરતા જ છે અજ્ઞાની એટલે પ્રકૃતિ વચ્ચેથી મનનો કલર ચાલે છે એ અજ્ઞાની છે અને ત્યારે તે ઊંઘમાં જ બધે અને જ્ઞાની છે જે મનનો કલર ચાલતો નથી તે કર બાજતો જ ના ઘર બધવાની જગ્યા કોણ મન અને અહંકાર બે એકા એકાકાર થાય કર્ણાકાર થાય ઘડાકાર થાય ત્યારે યોની બોધી જ પડે આમાં તો બે લોકો થયું જવું છે જવું બીજું કરીએ હા તો ગોપાલ મારે સંતાનો તે લાવજો કે આવા કે આ વગર જગત શું છે શું કોણ છું આ ક્યાંના હારું છે એટલું તો આ આ કાળમાં બીજા કાળમાં ના પાય ખુલ્લું ના થાય આ કાળ બહુ જાગ્રત કાળ ઘણા જાગ્રત કાળ ઘણા કાળ છે રહેવાનો આ બધું પહેલેથી લોકો બાળકોને સતાવવામાં આવે ને આ આ એમાં છતાં વિજ્ઞાનમાં આટલા બધા છોકરા તૈયાર તૈયાર થઈ જાય આવી જાગૃતિ વાળા તો એકાત્મ જાગૃતિ કરી આવનાર કોઈ હોય તો બહુ સુંદર પ્રગતિ મળે આ બધું થઈ ગયેલી એટલે દાદા અમારી જાગૃતિ એટલે આત્મા અમે ઠેર ઠેર ઘેરી નાખી આપ અમારો આત્મા એક સેકન્ડ લાવો એક જાગૃતિ છે ને પેલા બિલકુલ જાગૃતિ એટલે એક વાત મારી પણ અમદાવાદ વાત કરતા મને કહે ઈચ્છા ખરીદના માણસો ખરીદના માણસો જ ઉચ્ચ હા ખરીદના ચિંતા ખોળની ચિંતા કપડાની ચિંતા એ કરતું લાવ્યો એ કરવું એવું ગાડી ઉપર બેહવાની ચિંતા ગાડી બેહવાની ચિંતા ટ્યુબો ઉભા રહેવાની ચિંતા ટ્યુબર કરશો નહીં એમ શું કારણ બે કલાક વાળા કરતો જગા જશે હવે આવી ચિંતાથી જે પીવેલા હોય એ લોટ કેળવેલો કહેવાય અને તેની રેડમી થાય ના થાય તો તેનો ડગરો હે આવા આવા પાકડા થાય એ થોડા ઘણા મારી જ્યાં મારી જ્યાં થયા બાકી પહેલા પહેલા સુધરેલો મારે તો ગયા એટલે ગેસ તેલ કે લાવો કોઈ ખૂટે તેવું ખબર ના હોય ને કોઈ વચ્ચે નથી મળતી કેટલી ગરબા છે બધાને ખ્યાલ આવે કે એ વાત જાગૃતિ બહુ તેજ થઈ ગઈ છે ભારત વર્ષે અને આવા ટાઈમમાં હજુ બધી એને તે કુદરતે આવું જ કરવા માંગે છે હું તો કઈ કરતો ને કુદરત તો હું તો નિમિત્ત છું પણ આ કુદરત આવું જ કરવા માંગે મારી ભૂલ જાણી લાગે પડી અને બે હજાર પાંચમાં વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું છે ઇન્ડિયા હિન્દુસ્તાન અને લોકો અહીં શીખવા આવશે ફોરી વાળા અહીં શીખવા આવશે જીવવું કેમ ગયું કારણ કે એ તો એમની છે જે છે દાવ ચલાવી છે ને અને એમની જે ડેવલપમેન્ટ છે ને તે તો પેલા કોઠીઓ ફોડી કલાકે નાખી એટલા માટે બનાવી એટલા એમનો એનર્જી ઉભી કરવા મને એક સાયન્ટિસ્ટ પૂછ્યું કે આ લોકો એનો સદુપયોગ કરશે કે છે હા કોઠીઓ બનાવી તેનું શું કરશો હવે કોઠીઓ નતો બોલતો એમ બોલતો બધા કોમ બનાવ્યા છે શું કરશો ઉપયોગ એનો સદુપયોગ થઈ શકે છે બીજી રીતે બનાવતી વખતે અમારે મારવા હારું બનાવી છે કયા ભાવથી બનાવી છે તે ભાવમાં વપરાશે પછી આપણું સરળ નહીં રહે બનાવતી પછી ક્યાં હિસાબ આપી કરાવી હા આવે ત્યાંથી એક છે કે કરવા માટે ત્યાં જો બીજામાં કરીએ તો આ વડવડારા મરી પછી આપણે પછી આવે થાય છે ને પણ એ બનાવી છે એ રીતે જ વપરાય હેતુથી બનાવી ભાવથી બનાવી છે એ લાલ ફૂટ ગણે ઘણી ફૂટે ફૂટશે અને કુદરતે માગેલી કુદરતે શું કે છે કે આ સાડા ચાર બધી વસ્તી છે તે દોઢ કે બે બધી વસ્તી જોઈએ અમે ખવી શકતા નથી કુદરત શું કે છે અમે ખવી શકતા નથી કુદરત કુદરત નિયમ છે કે હારી રસ્તી હારી રસ્તી હારી રસ્તી હારી રસ્તી ત્રીસની સાલથી રસ્તી થવા પડી તે એસી ની સાલમાં અહીં સ્ટોપ સુધી પહોંચવાનું વાળો રસ્તી થવા પડી હવે આ રીતે પહોંચે કૂટણ શું કરીએ નહીં જોર હા વાય વાય દે વાઈ વાય દે કપડા વાય દે ચલો વાઈ દે ચલો વાઈ <laughs> બાકી પછી એવા બાકી પછી કરે કે અચ્છા લડે આ તો બધી વાતો તૈયારી અમુક બધી મુશ્કેલી હોય હતી હા પછી મારે પેલા ખરાબ છે ને પેલો છે કૃષ્ણ ભગવાન જન્મ થયો એ લોકો ખબર કે કૃષ્ણ ભગવાન શિવ જન્મ કરતા આખો દાડો કૃષ્ણ કૃષ્ણ કર્યા કે એક એ કૃષ્ણ ભક્તિ પણ કેવી કૃષ્ણ નું કેવું એ છે કે બધે આખા ને તાણા વાળાની અંદર કૃષ્ણ ભરાઈ ગયા હા આખું જગત મને શું છે નિયમ છોડે ને શાસ્ત્ર જવું છે કોઈ અપવાદ નહીં એ. भगवान ने तय कर दिया। वासुदेव गाय, नमः शिवाय जितना मंत्र है तो सब इधर लिखा है तो तुम पढ़ो अभी मैं मैं बुलाता हूँ आप बोलो ये गुजरात ધર્મ લે વેચતા વેપાર ભગવાને કહ્યું એક જ માણસ સન્માર્ગે ચડાવે ચડાવે એટલે બીજી કાંઈ જાય નહીં પછી હા આ તો અહીંથી લે એટલે વેપાર સ્વાદા ચાલે એક જ માણસ ફરે ફર્યો ફર્યો તેથી આ બ્રાહ્મણ આપણે બરાબર બરોબર એટલે પછી એનું ગાવી ગાવ્યું અને ગેસ શીખવાનું ગેસ થઈ